આપે કહ્યું ને દાદા નિરંતર હાજર રહે છે તો એમ પૂછે છે કે હાજર રે કયા સેન્સ માં હાજર રે ચોપડી વાંચતો ભૂલે જ નહીં શનિવારે ભૂલે જ નહીં દાદા પણ ચોપડી વાંચતો તો તમારું ચોપડી માં ધ્યાન હોય હું ચોપડી વાંચતો હોઉં દાદા યાદ રહ્યા તોય મેં યાદ રહ્યા એવા માણસો ત્યાં જોયા બે વસ્તુ એકી સાથે ના આવે આટલી બધી ધમાલમાં રહે છે ને આટલી બધી ધમાલમાં રહે લોકસત્તા ની આટલી બધી ધમાલ હોય છે તો પણ એમની નિરંતર દાદા રહે મને કહ્યું એટલે આવ્યો નાગજી મામા ના બાબા મને બોલાવાયો નાગજીભાઈ કર્યા ને નાગજીભાઈ નાગજીભાઈ આપડે નાગજીભાઈ એના કોમ નું નહીં તો કોમ નું બધું વાપરેલું બધું શું ક્યાં મૂકવું કઈ પેટી મૂકવાનું જ્યાં સુધી બદલાઈ નથી ત્યાં સુધી કઈ પેટી મૂકીએ આપણે પેટી જ નહીં પોતાની પોતાની માર્કેટ કોઈ ચીજ જ નથી તો ક્યાં મૂકીએ બધું દ્રષ્ટિ બદલાયા પછી પોતાની માર્કેટ આ મારું ને આ બી છે આ પ્રકૃતિનું ને આ મારું દક્ષિણેશમાં ભૂતવાળો હોય ને તે સોલ્વ કરો જ્યાં જ્યાં ભૂતવાળો હોય તે સોલ્વ કરો જેવું એવું કોઈ ખાસ હું એક બે વખત આવી ગયો એટલે એવું કઈ ખાસ રહ્યું નહીં માટે વિચાર નિર્વિચાર તો વિચાર ઉભો થાય ને પહેલા તો જે વિચાર જ ઉભો થાય ને મનમાં મનમાં વિચાર હોતો જ નથી જે ગ્રંથિઓ ફૂટી એ તો વિચાર સ્વરૂપે ફૂટે કે નહીં ક્ષણે ક્ષણે એક્સોસ થયા કરે મન ક્ષણે ક્ષણે પણ એટલે જેવું ભર્યું છે આને ભર્યું છે જે ભાવ થી ભર્યું છે તે ભાવ થી નીકળ્યા કરે છે હા પણ એ ભાવથી નીકળે એટલે મૂળ તો વિચાર જ નીકળે ને એટલે ભાવને ઓળખી જાય છે આ આ ભાવ ઓળખે છે કે આ સદભાવ છે અને ખરાબ ભાવ હોય તો આગળ એનું ધ્યાન ના રાખે સારો ભાવ હોય તો ધ્યાન રાખે એટલે ત્યાં વિચરે પોતે ત્યાર પછી વિચાર કહેવાય પણ જે સારો ભાવ કે ખરાબ ભાવ એ સ્વરૂપ તો વિચાર નું સ્વરૂપ ને ના તો વિચર્યા વગર વિચાર શું છે વિચરે ત્યાં જાય ત્યારે વિચાર કહેવાય જગત તો સમજતું નથી તો સારો ભાવ કે ખરાબ ભાવ એ એનું સ્વરૂપ શું વિચાર નું સ્વરૂપ નહીં તો એ ભાવ નું સ્વરૂપ શું પણ એમ એનું કયા એનો કન્ટેન કયા કન્ટેન્ટમાં એ તમે જે કહો છો કે એ વિચાર નહીં એ સારો ભાવ કે સદભાવ કે ખરાબ ભાવ વિચાર શબ્દ વિચાર શબ્દ ને નહીં આપણે મૂકીએ વિચારવા ઉપરથી વિચાર થયો બરાબર એ તો આપણે વિચાર્યા એટલે નહીં એમને એ જ સાયન્સ સાયન્સ કે ને સાયન્સમાં ફેર પણ એમાંથી વિચાર ના નીકળે ભાવ નીકળે જેવા પૂરા છે ને એ ભાવ નીકળે એ ભાવ નીકળે ગમતો ભાવ આવે તો આ વિચરે ત્યાં શું થાય વિચરે આપડા લોકો શું કે ગમતા વિચાર આવે બેઠો ત્યાં જગત ને તરત વિચાર જ આવે કારણ કે વાંચી તરત જ વિચાર જ રૂપે દેખાય અને આપડે એવું ના નહીં થાય તો બરાબર પણ આ તમે કહો છો કે વિચરે તારે વિચાર વિચરે નહીં તો વિચાર એટલે પછી નિર્વિચાર દશા થઈ ગઈ જો વિચરે નહીં તો નિર્વિચાર દશા થઈ ગઈ ને હા નિર્વિચાર વિચરે નહીં તો નિર્વિચાર બરાબર છે નહીં તો પછી છે તે તો વિચાર ને જ્ઞેય તરીકે પકડે એટલે નિર્વિચાર વિચાર ને જે મન છે ને એ દ્રશ્ય છે ને આપણે દ્રષ્ટા છીએ હા બરાબર છે એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છે બરાબર સામાન્ય ભાવ દ્રશ્ય હોય છે અને વિશેષ ભાવ હોય ત્યારે એક જ્ઞેય હોય છે બરાબર તે મનમાં જો વિચાર આવતા હોય તો તો આપણને નિર્વિચાર ભૂમિકા કહેવાય ને મને સામાન્ય ભાવે જે દ્રશ્ય આવે સામાન્ય ભાવે એ એ આ કોટી ફૂટે એમ તમે કહો છો સામાન્ય ભાવે જે આવે દ્રશ્ય કોટી ફૂટ પૂર્યા કરે નિરંતર પૂર્યા કરે છે મને એટલે કઈ કોડિંગ જેવું આવતું હશે એડજસ્ટ ત્યાં યોનીમાં બીજ મૂકે છે બરાબર બીજ પડ્યું ને આવતા બહુ ઉભો થઈ ગયો જે અવસ્થા ઉભી થઈ તેમાં તન્માયાકાર થયો પોતે જે વિચરે છે પોતે વિચરે એ દશા તમને આકાર દશા પોતે વિચરે છે પોતે વિચરે છે એ દશા ને તમને આકાર દશા તમે કહો છો કે એને વિચાર દશા કે વિચાર હા એ છે અને આ ખોટી ફૂટે છે હા આ મન ફૂટે છે બરાબર છે ત્યાં બુદ્ધિ વાંચી શકે છે કે આ અમુક ભાવ આયા ગમતા ભાવ આયા હા પણ એ ફૂટે છે એને વાંચી શકે છે બરાબર છે એટલે ગમતા ભાવ આયા એટલે તરત છે તન્માકાર થાય ગમતા નથી આવતા તરત તન્માકાર નહીં છૂટું રહે આપણે છૂટતો રહે એ વખતે બોલે તો એ એમ જ કહે છે કે મને અમુક વિચાર આવ્યા વિચાર તો આવી જ જાય છે એ તો આપણે ના પાડવામાં ના પાડ ખોટું જગતના લોકો વિચાર કે બરોબર છે તમે હવે વિચાર કહો ને તો પછી નિર્વિચાર ભૂમિકા કેમ થાય એ તો આપણે બરાબર છે પણ જે કોડી નિર્વિચાર ભૂમિકા કહેવાય છે તમારી નિર્વિચાર ભૂમિકા કહેવાય છે કેમ કેવાય વિચાર જો આવતા હોય એટલે એ કોડિંગ એ અવસ્થામાં જ એને જ્ઞેય સ્વરૂપે જોઈ લેવું એ અવસ્થામાં દેહ સ્વરૂપે જે જુએ છે એ અવસ્થા ને દ્રશ્ય સ્વરૂપે કે નહીં એ આ તમે જે કહો છો ભાવ ફૂટે છે એ અવસ્થાને નિર્વિચાર અવસ્થા એને ભાવ સ્વરૂપે જોઈ લે જોવી એ ભાવોને દ્રશ્ય સ્વરૂપે કે જ્ઞેય સ્વરૂપે ગમતા ભાવ આવે ને એટલે આ બુદ્ધિ છે તે મનને કે અહંકાર છે બરોબર છે આ સરસ એટલે માત્ર મેં આકાર થઈ જાય તો ચિત્રે એટલે વિચાર કહેવાય પછી જગત બધો કહેવત પડેલી કે એમાં તો વિચાર આવશે વિચાર આવશે જાણતા નહીં હોવાથી શું છે તે ખરેખર એક છે વિચાર ગમે છે નીરુબેન પૂછે છે કે વિચાર ગમે છે એ અહંકાર ને ગમે છે કે બુદ્ધિ ને ગમે છે એ તો બુદ્ધિ અહંકાર બે ભેગા થઈને એ જુદા રહેતા નહીં કોઈ અહંકાર વાંધળો છે એટલે બુદ્ધિ જોડે જ હોય બરાબર અહંકાર ને વાંચો નથી એ બુદ્ધિ નું આખે ચાલે છે છૂટકો જ નહીં ને જયારે ખરાબ વિચારો આવે છે ત્યારે રિએક્શન શું હોય છે અને જયારે ખરાબ ભાવ આવે છે ત્યારે એનો બુદ્ધિ અને અહંકાર ઉપર શું રિએક્શન હોય છે તે વખતે ગમે નહી આવું કેમ આવું એવું નહીં આવું કેમ થાય છે બંને ને ગમે નહીં યાદ ના પડે અજ્ઞાની ને ના ગમે આપડે તમને હું નિર્વિચાર કે વિચાર આવતા એની વિચાર કહેવી તો બહુ મુશ્કેલી લાગશે સંકલ્પ વિકલ્પ એ નહીં નિર્વિકલ્પ ભગવાન કીધું કે સામાન્ય ભાવ હોય તો એને દ્રશ્ય કહેવાય અને વિશેષ ભાવ હતો એ જ્ઞેય બને એ શું કહેવા માંગો છો વિશેષ ભાવ હોય જે પોટી ફૂટ્યા કરે તે સામાન્ય ભાવે હોય તો એને દ્રશ્ય કહેવામાં આવે છે એને દ્રશ્ય કહેવાય અને વિશેષ હોય તો એને જ્ઞેય કહેવાય તો શું કહેવામાં આવે જ્ઞેય અને બધા બધા પરમાણુ રહેતા હોય ઉડતા હોય એટલે સામાન્ય ભાવ જવા દે બધા પરમાણુ છે તો એ ઉતરે છે કહેવાય અને આ ફલાણું આ ફલાણું માસે તારીખ નહીં કહેવાય પરિપરિણામ વિચાર આવે છે તમે દાદા બધાને રક્ષણા કવચ આપી દીધું છે રાખડી નહીં બધાને રક્ષણાત્મક રક્ષા કવચ રક્ષા કવચ આપી દીધી છે રક્ષા કવચ આપી દીધી છે તમે બધાને દાદા બધાને રાખડી બાંધી દીધી છે આ મોટી મોટી હોટલો છે કે આત્મા નિકાલ આવી જાય ટેસ્ટ જરાક વાનગી છે એવા ભાવ કઈ રોજ કઈ આત્મા નિકાલ કરવાનો આ ટેસ્ટ જોઈએ થોડો પાછો વારે થોડે બધી આવતા હવે લોકો છે કઈ જાવ છો મોક્ષે આ બધા વાડા તમે લાયા કોણ ગુરુ એવા મળ્યા એટલો મમલ બોલવા રહ્યા હા એ બહુ તમે રહ્યા જાઓ મોક્ષે કે તો પાછો ભરી જાય બિચારો મનોબળ નહીં લોકોનું લોકોનું મનોબળ નહીં આ તો આપણું જ્ઞાન વિજ્ઞાન છે ને એટલે ટકી રહ્યા છે ટકી રહ્યા છે અને આત્મવીર્ય બહુ કાચું પડે છે આત્મવીર્ય જેવું હોવું જોઈએ તે ઉત્પન્ન થતું નથી પાંચ આંખના પાડે તો આત્મવીર્ય ઉત્પન્ન થાય અને આત્મવીર્ય હોય ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પોતાના રે નહીં આ તો અડતું નથી તો એનું ભાષે છે બદલ્યું અડતું નથી તો એને અડતું નથી પણ એ ભાષે છે ભાષા ભાષામાં અર્થ પૂછાવડાય કે ભાષામાં કઈ નહીં કશું નહીં હોય જ નહીં કશું લાગે એવું એવું જ છે આ તો પણ ભાષે કારણ કે કનિક માં આત્મા વેરક છે શું છે વેરક છે અને આપણે નિર્વેદ બનાવ્યો ચિંતા નહીં એટલે નિર્વેદ ને એટલે વેદ વેદનારા ને જોવાના હતા વેદનાર ને જાણે છે વેદક નો જ્ઞાયક આવો મોક્ષ માર્ગ હોત તો બધા કોઈ પેલા માર્ગ પર ચડત જ નહીં બધા એ હોય ને વખત પહોંચ્યારી હોય જો ને આ ભાઈ કયા ગામમાં જન્મ લીધો પુંસારી ક્યાંથી પાકે રોજ રોજ કરે આ ખોરાક માંથી અમુક પરમાણુ અને જોઈન્ટ થઈ જાય હાડકાના પરમાણુ તે આખા ત્યારે બદલાયા કરે ધીમે ધીમે જૂનું નીકળતું જાય નવું સેટઅપ થાય જૂનું નીકળતું જાય નવું સેટઅપ થાય અમુક વસ્તુ ખરાબ થઈ જાય એટલે એનું ફેરફાર થયા જ કરશે આજે સવારે એક પ્રશ્ન ઉભો થયો કે ભગવાને આ દુનિયા બનાવી નથી આ દુનિયા દુનિયા તૈયાર કેવી રીતે સાતત્ય રહ્યું છે એની કન્ટિન્યુટી કોણ રાખે છે હા ચાલુ જ રહે છે ને જે એની કન્ટિન્યુટી કોણ રાખે છે એનું સાતત્ય કોણ રાખે છે એમ કે સાતત્ય સ્વભાવની છે પ્રવાહ રૂપે જ છે હા પ્રવાહનું સાતત્ય કેવી રીતે રહે છે હે પ્રવાહનું સાતત્ય કયા હિસાબે રહે છે એનો સ્વભાવ હા જ્યાં નદી તો ચાસે માંથી નીકળે અને અરબી સમુદ્ર ને મળે તો તમે વચ્ચે ત્રણ કયો ચાસે તો શા આધારે પાણી આવે શું જાય એ સવાલ થયા મૂળ વસ્તુ પૂછવા જાય શું છે કે મૂળ એટલું બધું પાણી ક્યાં હતું ત્યાં નીકળ્યા કરે પૂછવા જેવી વસ્તુ એ છે કે મૂળ કેટલી બધી વસ્તુઓ છે તો ત્યાંથી આ પાણી નીકળ્યા કરે ખૂટતું જ નથી એટલે એવું કે છે કે આ જે દેખાવ ભાગ છે એ સરખું જ રહે છે કે સરખું રહે સરખું પ્રમાણ ઓછું નહીં વધતું ત્યાંથી નીકળે છે ત્યાં અનંતું છે જાય છે તો અનંતું છે એટલે અનંત માંથી કઈ ઓછું થાય તો અનંત અનંત રહે અનંત રહે એટલી બધી વસ્તુ છે અને આ દેખાય છે એટલું એક જીવ ઓછો હોય ને વધારે એવું એવું છે કાયમમાં જેનો પ્રવાહ તે દેખાય છે એને વ્યવહારનું કહેવાય છે વ્યવહાર વ્યવહારમાં એક જીવ ઓછો ને અર્થન વધતો સૂર્ય ચંદ્ર તારા બધું સામાન બધું સરખું પશુઓની પશુઓની ઘટે ત્યારે મનુષ્યમાં દેવ ગયો બધું દેવ બધું સ્ટેન્ડર્ડ એક સ્ટેન્ડર્ડ વગરનું જાનવર ના પડે તો દીવોમાં રિઝર્વેશન કે આટલા દીવોમાં જ ભીડ ભીડ નહીં ભીડા બે તે કોઈ વખત ભીડ બંધન ભગવાન આવે ઉડાડી દે ભીડ વિજ્ઞાન કે છે પદાર્થ અવિનાશી છે પદાર્થ અવિનાશી છે રૂપાંતર થાય છે પદાર્થ અવિનાશી છે રૂપાંતર થયા કરે છે હું દાદા એમ પૂછું છું કે આ જે વિકલ્પ છે ને વિકલ્પ ભાગ વિકલ્પ વિકલ્પ ભાગ જે છે વિકલ્પ જે છે વિકલ્પ એ વિકલ્પ નું સાતત્ય કેવી રીતે રહે છે એમ પૂછ્યું વિકલ્પ થી વિકાસ થતો જાય છે હા વિકલ્પ આવતા જાય એમ વિકાસ થતો જાય વિકાસ એ આભાસ વિકલ્પી છે વિકલ્પ નું સાતત્ય કેવી રીતે એમ પૂછ્યું વિકલ્પ તો ચાલુ રહે છે વિકલ્પ વિકાસના નામે ચાલુ રહે છે પણ છે તો વિકલ્પ જ પણ એ વિકલ્પ પોતાનું સાતત્ય કેવી રીતે રાખે છે એ સાતત્ય ભાવનો જ છે સાતત્ય અટકે નહીં જ્યાં સુધી થઈ ખરાશ ના થાય ઊંઘી જાય ત્યારે જાગ્યો થયા તો ઊંઘમાં ચાલે ઊંઘમાં ચાલુ રહે વિકલ્પો તો ચાલુ જાય છે ને આવે તો થાય હા સ્વપ્ન ના હોય ને એ તો અવસ્થા આ સ્વપ્ન જ કહેવાય આ બે ઉગાડી નાખવું બંધ વાગ્યું છે શું તમારી લાઈન વાળા ને પોતાના એમાં આવે તો જ પ્રસિદ્ધિ કરો ઘણું સારું કહેવાય પછી પછી આગુબાજુ દાદા ગમે એમ હોય નાનપણથી નાનપણથી મેં જ્યાં આંખો જોઈને ત્યાંથી મને એવી શ્રદ્ધા પડેલી કે અહિયાં કશું ખોટું ના હોય એ હજુ સુધી ચાલે છે આટલો વખત હું આવું છું એમ કે માનીને ચાલવું એ માનીને જે ચાલે છે તેમાં શ્રદ્ધા મૂકવી પડે છે પણ આ તો શ્રદ્ધા કઈ આવેલી જ છે ને એમાં વસ્તુ વધારે ખુલે છે દાદા અને ખુલ્યા પછી એવી ખુલે ને કે આપણે ને આપી શકીએ એવું એ અશોક ને થોડા આવે જાય કરે હા તો થાય બાકી નહીં તો લાગે ના બુદ્ધિ એટલેથી કામ ના થાય બુદ્ધિ ની મારફત કામ લેવું તો આગું જવું પડે વધારે હા તો દાદા ઉપર શ્રદ્ધાની મૂર્તિ બનાવી દીધી તમે કહો છો ને પ્રસંગ પડે તમારું છૂટું પડી ગયું છે પણ પ્રસંગ ની જરૂર છે એવું તમે કહ્યું હતું એને હે તમને પ્રસંગની જરૂર છે તમને સમજાવવા માટે મારા પ્રસંગની જરૂર છે એવું તમે કહ્યું હતું બધાને હોય ને બધાને હોય બધાને હોય એમ એમની અને તમારી સિમિલી બહુ બરાબર બેસી ગઈ છે મેળ પડી ગયેલો મેળ પડી ગયો ડાકોર રાજો ભાવે ડાકોર આખું ગામ ખુશ છે ના ના તો અહીંયા હવાના પર એમની પાસે આખું ગામ ખુશ છે આખું ગામ અહીંયા બધા રાખોડ વાળા જ હોય છે એટલે અહિયાં તમે જે કહો છો ને વધઘટ ના થાય વધઘટ ના થાય આ બાજુ સ્વાસ્થ્ય છે મોક્ષમાં અહીં એટલો જ મનુષ્ય એટલા સંખ્યાત છે એટલે ગણી શકાય આખા બ્રહ્માંડના મનુષ્યો ઘણા છે અને બીજા બધા આનંદ અનંત માંથી ઓછું કરતો અનંત ને અનંત રહે મોટો કોયડો છે જગત જ પોતે જ કોયડો ઉચિત ચાલે એવું નથી રસ્તામાં ઉભી છે આ પ્રવાહમાં આવતા આવતા ઉભી થઈ તે પોતે પોતાની ખોલ કરે છે હું ક્યાંથી આવ્યો હું કોણ શરમ ના આવે નાગો ફરવાનો અને આપણે અહીં તો પચીસ વર્ષની ઉંમરનો હોય તો શરમ આવે ત્યાંથી બુદ્ધિ જપરાવાની નહીં એટલે બુદ્ધિ જપરાવાની અમુક હા જગનાથભાઈ જગના મન બુદ્ધિ ચિત્તાન કરી જાણવાની શરમ આવે હા અને આ લોકો જો જંગલમાં રહેતા હોય ને તો એવું પટાવે તો કશું ના એવું આખો સમાજ હવે નીકળી છે હવે આ નીકળી છે હે આવું નીકળી છે એ તો બસ નવી બનાવે છે એ બધી નવી શોધ કરો કંટાળી ગયા છે લોકો બહુ કંટાળે પાણીમાં આવું કરતો બહુ કંટાળ પૂછે છે કે મનુષ્ય પૂતગલ પહેલવાર કેવી રીતે મળે મનુષ્ય પૂતગલ વ્યવહાર રસીમાંથી મનુષ્યમાં આવે તો મનુષ્ય પૂતગલ કેવી રીતે મળે પહેલવેલું મનુષ્યને જીવને જીવને જીવને જીવને સૌથી પહેલું છે તો આના હિસાબે થાય છે ડાવીની થિયરી અને પછી તે ડાવીની થિયરી પણ થઈ જાય દસ ડિગ્રી ડાવીની થિયરી થાય એથી આગળ જોઈ શક્યો નથી પછી મનુષ્યમાંથી વધારે બોલે વળાંક પાછા વળે દેવી ગતિ આમ જાય તેમ જાય એ પછી લાઈનમાં નથી આવતું અહીં સુધી ડેવલપમેન્ટ જોયું પછી આગળ સંકલ્પ નું ઉદભવ સ્થાન અને વિલય સ્થાન બંને એક છે આ ભાઈનો પ્રશ્ન વિકલ્પ નું ઉદભવ સ્થાન અને એનું વિલય સ્થાન એ બે જુદા છે કે એક છે એક જ છે શેમાંથી ઉભું થાય છે ને શેમાં વિલય પામે શેમાંથી ઉભું થાય છે અને શેમાં વિલય પામે એ પોતામાંથી ઉભું અહંકાર ઉભું થાય અહંકાર વિલય અને આત્મા જોઈ લેવા દે આત્મા જોઈ લેવા દે આત્માની હાજરીથી થાય છે ને હાજરી થઈ જાય હાજરી બંધ જ પડી જાય પચાસ વર્ષ સુધી એનું જે પ્રસિદ્ધિ છે હું છું એ પ્રસિદ્ધિ એને એમ લાગે છે કે હું આમ કરું આમ કરું તેમ કરું એ બધું વિકલ્પો છે હું આવો છું તેવો છું એ બધા જેટલું હું વાપરું એ બધું વિકલ્પ છે અને મારું એ સંકલ્પ છે આ મારું ને આ મારું ને આ બધું મારે મુંબઈ જવું છે સંકલ્પ કર્યો કહેવાય હવે દેહાદેશ ને મારું ના માને ત્યારે નિર્વિકલ્પ કહેવાય એટલે આ પશુતામાંથી પશુતામાંથી માનવમાં જે આપણે આયા પશુ થઈ પશુ પશુના ગુણો છે એમાંથી મનુષ્યના ગુણો જે આયા તેમાં આ જે હું હુંની પ્રતિતિ થઈ એને કે હું છું તેમ તેમ એનું ક્રિએશન ના કહેવાય એમ કે આદિવાસીઓ જે છે આદિવાસીઓ એ લંગોટી પહેરીને ફરતા હતા આપણે અત્યારે કપડાં પહેરીએ છીએ બહુ સારી રીતે રહીએ છીએ તો આજે દેખાય છે વિકાસ કે હું છું એની પ્રતિથિનો વિકાસ છે ને હુંના ક્રિએશનનો વિકાસ છે ને હું દેહાધ્યાસમાં પ્રસ્થાપિત થયો એને બધું ક્રિએશન કર્યું એનો જ આ વિકાસ દેખાય છે ને આપણને એ બરોબર છે એ વિકાસ ડેવલપ કેટલા અવતાર થાય તારે એ છે તે ત્યાંથી અહીં સુધી આવી શકે બરાબર એ જે આદિવાસી છે ને હા હિન્દુસ્તાન આશીર્વાદી હતી તે અહીં આવતા આવતા કેટલા અવતાર થાય બરાબર અનુભવ અનુભવ અનુભવ વધતા જાય તેમ તેમ એ છે તે આપણે એ દાદા જે દેહાધ્યાસમાં પહેલો હું તો થયો જ ને હું તો ખરો હવે હું ક્રિએટ કરતો કરતો કરતો કરતો કરતો કરતો આગળ ગયો ને એમ હા પણ હું ક્રિએટ કરે પણ એનાથી એના અનુભવ છે હા એ અનુભવ આપણે પાસ થઈ ગયેલા હોય એટલે આપણને એમાં આશ્ચર્ય ના હોય હા જેને આશ્ચર્ય હોય તેને આપણને ના આશ્ચર્ય હોય આપણને આશ્ચર્ય હોય તેમાં એને ના હોય એટલે પાસ થઈ ગયા એમને આશ્ચર્ય હોય હા અનુભવ જેમ જેમ વધતા જાય તેમ ઉપર જતો જાય પણ એ ક્રિએશન માં એ ક્રિએશન ની દુનિયામાં જ જાય ને આગળ હા પણ આ હું પ્રસ્થાપિત થયું છે પાયાનું છે કે હું જે દેહાધ્યાસમાં પ્રસ્થાપિત કે હું છું ત્યાર પછી એને ક્રિએશન કરવા મળ્યા એમને કદા કદા વિકાસ દેખાયો એક દારૂ નથી દારૂ પીધો હા ત્યાં સુધી મીડિયમ હતું નોર્મલ હતું ત્યાં સુધી કે છે હું નાસ્તી દિશે શેખ છું વાતે સાચી છું આખા ગામનું હું ચલાવું ચલાય પછી ત્યાં જરા અડધો ત્યારે વધારે પોકી એટલે નાસ્તી બી નહીં કેતા બીજી જ જાતની પ્રસિદ્ધિ બોલવા મળ્યા <coughs> વડાપ્રધાન છું નામ છું તેમ છું અમલ અમલ હે અમલ અમલ છે આ દેહાદાસ સુધી અમલ છે અમલ છે બરોબર પણ એ અમલમાં દાદા એને ક્રિએશન વિકાસ છે ને એમ કઉ એ અમલ જે અમલનું જે સાતત્ય રહ્યું છે અમલ ચાલ્યા જ કર્યો છે એ ઉતરવા દે બીજું પાનાર મેં જે પેલો પ્રશ્ન પૂછ્યો ને કે સાત કે છે અમારે ઉતરવા દેતો નથી દાદા એક જ એક જ ભેગો થઈ ગયો પી લે પી લે તમે મને એક વખત કહ્યું હતું આપણો માર્ગ એવો છે છૂટાય ને છૂટે કે આ માર્ગ એવો છે છૂટાય એને આશ્ચર્ય જેવું ના લાગે ને આશ્ચર્ય લાગ્યું તો ભટકાયો આ કે ભાઈ ઓહો કેવું આશ્ચર્ય છે એવું એવું આશ્ચર્ય લાગે નહીં આપણા <laughs> આપણે એક વસ્તુનો ખુલાસો બહુ સારો થયો આ વખતના સત્સંગમાં આ વખતે આપ આયા ને આ વખતના બે ત્રણ દિવસ ઉપરના સત્સંગમાં એક ખુલાસો બહુ ઉત્તમ થયો કે જે અત્યારે આ મનુષ્યમાં જે પશુતાના ગુણો દેખાય છે તે વિજ્ઞાનીઓ એમ કે છે કે હજારો વર્ષના છે હજારો વર્ષના છે પણ તમે એમ કહ્યું કે એક જન્મના જ કર્મ હોય છે એક જન્મના કર્મ બંધાયેલા એનું જ આ પરિણામ છે એક જન્મથી વધારે કર્મ બંધાયેલા હોતા નથી તારે તમે એનો ખુલાસો આપ્યો કે આજે તમને આવું દેખાય છે એનું કારણ શું છે કે એના જે મૂળ કર્મો હતા તે કર્મો એને ફેરફાર કર્યો નથી પણ ચોરી ચોરીને ચીકણા કર્યા છે બરોબર છે રિપીટેડ એમ એને એને પુનરોક્તિ કરી છે એને ચોરી ચોરી ચીકડા કરે છે બેલેન્સ ખેંચાયું નથી પણ એમાં ને એમ જ મસ્ત રહ્યો ને એને એને વાગોળ વાગોળ કર્યા એટલે અત્યારે તમને એમ કે વધારે ચીકણા દેખાય છે અને બીજું લોકોના મનમાં એમ થતું પાછલા કર્મ કર્મ આપણું ભોગવવા પડે તો કોઈ મોક્ષ જ ના જાય ના જાય ત્રણ હજાર વર્ષ જવું પડે ત્રણ હજાર વર્ષ પાછું જવું પડે હા એ તો દાડો કાઢે પડે મોક્ષ જાય એ તો મારે પહેલા ઝઘડો હતો પહેલા પછી મેં શોધખોળ કરી હા બહુ ખરો જ હા અહીંથી કોઈ જાનવર થયો હોય તે ફરી મનુષ્યમાં આવ્યા છે પાંચ અવતાર કરી નાખે છે પણ ચાય એવી પદ્ધતિ ચાય એની કુદરતી ગોઠવણી છે એ પહેલો ઘોડાનો અવતાર આઈન વિલય થયો બીજો મેરેજ પ્રકટ થઈ જાય કરું કરું ને એસી વાળા એસી ટકા વાળા ઉડી ગયો એટલે સિત્તેર ટકા વાળા આવે સિત્તેર ટકા વાળા ઉડી જાય સાઠ ટકા વાળા એમ કરતા કરતા આઠ અવતાર થાય ફરી વાર માણસમાં આવે અને કોક કીધો હોય કે આઠ હજારો અવતાર કરી આવે હવે કેવી રીતે આ એ બધી ભાનગડમાં પડ્યા વગર અહીંયા આયા છે એમાં શું થાય એ વાત મહત્વની છે કેવી રીતે આપણે મનુષ્ય અવતારમાં આયા એ વાત કઈ બહુ મહત્વની નથી પણ આયા છીએ અહીં શું કરવાનું છે મહત્વનું છે એની મહત્વની આપણે અહીંયા પાછલા જે પાછળતાના કર્મો જે તમે કહ્યા ને પાછલા ખેંચી લાયેલા એને ચીકણા તો કરતા નથી ને એ વસ્તુ વધારે મહત્વની છે હા પણ આપણે તો એવું કર્યું કે તમે તો એવું કર્યું એવી ગજબ કરી છે કે જે પેલું ચીકણા કરતું હતું તે વસ્તુ જ કાઢી લીધી એટલે ચીકણા થતા જ નથી દેખાય છે એમ ઉડી જાય ઉડી જાય છે ઉડી જાય ઉડી જાય જ્યાં આ વિજ્ઞાન બહુ આ ખુલાસો દાદા ખરેખર મને તો બહુ બેસી ગયો હે આ ખુલાસો તો મને બેસી ગયો બરોબર આ ક્રમિક માણસ વાળા કહેશે હોતું નથી હોતું નથી આ જ્ઞાન વિલય થઈ ગયો પ્રગટ જાય કોઈ બરોબર અને આ તો બહુ સરળ આ તો કશું કરવાનું નહીં આ જુઓ ને આપણે છોકરાનું રસ્તો જ નથી સો દારૂ પીધેલા માણસો હોય સો દારૂ પીધેલા માણસો હોય તેમાં તમે એક વગર દારૂ પીધેલો માણસ બેઠો હોય તમને એવું આ જગત લાગે છે હા એવું લાગે ને આમ જ ભયા છે આવું છેલ્લા મને આમ એવું જોઉં છું કે આ દાદાની સ્થિરતા હું આમાંથી આવેલો ને એટલે હું તો આ અમુક માઇલ માં અમુક માઇલ માં હું આ એસી માં માઇલ માં છું પચાસ માઇલ માં છે એ પચાસ માઇલ માં ઉપર હું હતો ને હા હા દેખાય તો ખરી રીતે હતું નથી દાદા નહીં તો બીજો માણસ ચીડિયા ખાય હે જો આટલું બધું સ્પષ્ટ ના હોય તો આવી વાતો થતી હોય તો એ ચીડિયા ખાધા વગર રહે નહીં હા દાખલો આપો એક માસ્ટર છોકરાને ભણાવે છે હવે એને પરીક્ષા સુધી ભણાવે છે રોજ આ કરે છે અને છેલ્લે જયારે આજે પેપર હોય છે ત્યારે એને પ્રશ્ન પૂછે છે ત્યારે પેલો કહે છે કે માસ્ટર આનું શું કાલે પરીક્ષા આપવા જવાનું હોય ત્યારે એવું પૂછે છે કે આનું શું લખવું ત્યારે માસ્ટર ને એકદમ શોખ થાય છે કે આવડે કલાક પછી પરીક્ષા છે ચૌદ ચૌદ વર્ષ સુધી આ ભણ્યો અને હવે આ અત્યારે પૂછે છે ત્યારે એની પ્રતિક્રિયા થાય છે એ પ્રતિક્રિયા તમારામાં જોવા મળતી નથી ત્યારે ત્યાં આગળ શું થાય કે ભાઈ આ છેડછેડાતા નથી એટલે આ નિર્બળ નથી એટલે આ એટલું બધું હસ્તગત થયેલું છે ત્યાં કોઈ જુદી ગમે તો આજે જો સવારથી સાડા છ થી રાતે નવ વાગ્યા સુધીમાં કેટલાય માણસો મળે છે પણ છતાં તમે કોઈ જરા કંટાળેલા દેખાતા નથી કોઈ કંટાળતા નથી કે કોઈ ચીડિયા નથી ખાતા બાકી બીજો માણસ ચીડિયા ખાઈ જાય જ્ઞાન પ્રકાશ છે ને દાદા ના એ જ્ઞાન પ્રકાશ છે ને જાગૃતિ છે ને એ જાગૃતિ રહે છે ને ક્યાં એના સ્વભાવમાં છે એ હિસાબમાં છે <laughs> કોઈ એવા પશ્ચિમા મેલ માં હતી જોણ પશ્ચિમા મેલ નો છે બત્રી માર્ક માં બત્રી માર્ક થી થયેલો હોય તેને ઓળખું આઠ મહિના આઠ માસ નો વાર બત્રી માર્કે ગધેડો તેત્રી માર્કે માણસ અહીંયા બસ પૂછાય મોટી સાલ ભેગો થાય ને પુણે એ વસ્તુ ભરેલો માલ ભાઈ સ્ટોકમાં ભાઈ ડેવલપ થતો થતો આ બધું <laughs> આવી બધી ચેષ્ટાઓથી સજીવનતા છે એવું પ્રતિપાદિત થાય છે આવી બધી ચેષ્ટાઓ જોવાથી સજીવન પુરુષ છે એવું દ્રઢ થતું જાય છે આવી બધી ચેષ્ટાઓ તમારે જોઈએ ત્યારે અમને એવું લાગે કે આ સજીવન પુરુષ છે દ્રઢ થતું જાય છે વધારે દ્રઢ હા કાલે એક જણા અભિપ્રાય પૂછો કોઈ કહે છે કે આ આ વિકલ્પ નથી વિકલ્પ વિકલ્પ ધર્મ હા ઉભો કરેલો વિકલ્પ હા વિકલ્પ ઉભો કરેલો તો કે એને શું પુરાવો કે આ આમાં આવ્યા પછી આશ્ચર્ય બંધ થઈ જાય વિકલ્પ રૂપે આશ્ચર્ય બંધ ના થાય નવું દેખાય કે આશ્ચર્ય થાય કે આશ્ચર્ય આમાં જે દેખાય તે આશ્ચર્ય બંધ થઈ જાય તમારા આશ્ચર્ય બંધ થઈ ગયા ભય બંધ થઈ જાય આશ્ચર્ય અને આશ્ચર્ય ભય હોય તો આશ્ચર્ય બધું લાગે પ્રભાવિત પણ ના થાય હે પ્રભાવિત પણ ના થાય સ્વાભાવિક પ્રભાવિત પ્રભાવિત ના થાય પ્રભાવિત કોઈનાથી પ્રભાવિત ના થાય ના પ્રભાવિત ના થાય પછી પ્રભાવિત થવાનું રહ્યું નહીં એવી જોયું એ પણ જોયું ઉડી જવાનું નથી માર્ગ બધો ત્યાંથી ગયો ખુશી ગયો બરાબર તૈયારી થઈ ગયો મારે પહેલા તો બે ચાર ને ઉડાડી ગયેલો બંદૂકથી ઉડી જાય મારે સિરાય ના કરે ગુપ્ત રાખજે કોઈ હવે ઓપન કરજે કોઈ આ ઉડાવી ગયો તો વધુ નહીં પઠા દે ઉડાવી ગયો તો માર્ક ચાર બંધ થવાનું નથી ના થાય વીસ રૂપિયા પડી ગયા ને ચાલુ થઈ ગયા ઝાડો મોટો મોટો ઝાડ થઈ ગયો પેલા ઉડી જાય એવું એ નાનો બગીચો હતો પેલા નાનો બગીચો હતો પેલો નાનો બગીચો હતો હવે જંગલ થઈ ગયું જંગલ થઈ ગયું <laughs> કોણ જામી ગયો તો જામી ગયો બહુ જામી ગયો આજુ પાંચ વર્ષ જામ છે આ પાંચ આ સાત વર્ષમાં દાદા એ હોલમાં આપણે બેઠા ને હા મુંબઈમાં તે હોલમાં સાત વર્ષે હું આવ્યો બરોબર દોઢસો બસો માણસ હતા બીજી આપતા વાળી પ્રગટ થઈ તારે લોકોને ખાતરી થવા કઈ છે વધારે પડશે પેલો ભગવાન હવે આપડે કાઢી નાખવા જઈએ કાઢી નાખવાથી મને નહીં આવે હા હા જો કાઢી નાખે તો ઓળખે નહીં પેલા માણસો કે આ તો દાદાજી એકલા લખે છે પેલા બીજા કોઈ આય તો અમે દુઃખ તો અમે દુઃખ પણ આપણે પહેલેથી બહાર પાડ્યું છે કે દાદા ભગવાન હું નહીં એવું પહેલેથી પાડ્યું પુસ્તકમાં હું લખેલું સિત્તેરની ચાલમાં પુસ્તક લખેલું તેમાં લખ્યું આપણે કઈ શોખ થતો જ નહીં આવો શોખ એ તો એક વખત કહેલું મને યાદ છે બહુ વર્ષ થઈ આ ચંદીરામાની ખરો ને ચંદીરામાની આ રામના ફાધર એને ઘેર ગયેલા વાત ભાઈ હવે આગળની વાત કરો એ સીતા રહે રહેશે કે ના રહે કરનાથી થોડું કટ થઈ જાય ભાઈ કીર્તન થાય જોઈ થાય પછી આવ્યા પછી શું થાય છે ભાઈ તમે કહો છો ખરું ના કહેજે પહેલથી ગિરીશ ને ના ફાવે નહીં તું તો તારી યાદ કબૂલ જ ના કરું